શું કે છે કાર્ય શું એક્શન કાર્ય શું રહે છે સિમન એ તો આપણું લૂઝ થઈ ગયું રોજ વેપાર ચાલુ શાસ્ત્રકારે કહ્યું કે ભાઈ મહિનામાં તેર હજાર ફૂટ રાખજે બહુ બહુ રગડ્યો હોય તો આ તો ખરા પુરુષો અમારા ગામની વાત કરું પ્રત્યેની વાત કરી તારે મને સારા સારા માણસો ભેગા થયેલા નોન પરથી એવા સંયોગો લઈ આવેલો શું ભાઈ તે પુરુષ સિત્તેર વર્ષના દેખાવડા તમે આ દેખાવડા અમને જ્ઞાનતા નથી જ્ઞાની દેખાડો ભાઈ કે તો બ્રહ્મચારી દેખાડો ભાઈ શું કહ્યું અમારા હેઠા થતા એક હું ગયો કાકા હું ઘેર જઈ આવું એ ડેલા બે ડેલા બેસી રહી ઘરે ઘરું દેવાનું ઘર બેસવા નવું નવું જુદું સાથી બસો ત્રણસો ફૂટ છે તે બસમાં પછી કાકા ક્યાં પૂછ જાવ તમે મારે કેટલા વર્ષથી ચાર તાર છીએ તમને વધારે ઊંડું હતું કાકા થોડી વાત કરો ને તમે આ કાકી કોઈ જોડે આવે છે કાકે મહિનામાં બે દાડે બોલાવવાનો બસ હવે સરકાર શું કરો છો કોઈ દાડો એક પથારી સુયો નથી એક પથારી માં જો બે જણ સુવે તો સ્ત્રી દેવ સ્ત્રીઓ થઈ ગઈ કે અને સંગ લાગ્યો કે સંગ મને લાગ્યો મેં સ્ત્રી ધન છે કાકા ઉંમરમાં હું તો મને ચેપ લાગી ગયો બધો પછી પથારી દીધી સમજતો અને અત્યારે તો બાપ દીકરા કે જા ડબલ બેન એ હા તું મને ત્રણસો ડોલર લેતા બાપા એ ડબલ બેન માં આવતા એમના દાદા એ ડબલ બેન માં દાદા નો અસર નહીં આવે ડબલ બેન <laughs> આવું ના બોલું ને હું ગમે તેવું બોલું જ્ઞાની પુરુષ ને અમે વિચાર હોય અમને રાખે કોઈ જીવ બરાબર છે દાદા એટલે અમે બોલી શકીએ કેવું નહીં હું કેવું નહીં આવું છૂટવાનું જ્ઞાન છે ને છૂટવાનું જ્ઞાન છે એ શક્તિ ઉપયોગ થાય ને હા માટે માટે કઈ નિયમ રાખજો આ બધા શું કહું એનો શરીર અને મન ઉપર શું અસર થાય છે ફૂલ સ્ટેજ માં પ્રકાશ કરે છે શું થયું અને મન મજબૂત થયા કરે છે આ તો મન ફ્રેક્ચર મન ફ્રેક્ચર આ લોકો કોઈ પણ માણસ માંથી વાત ખબરી આવે ને મને કે દાદા તમને આવું કેવડાયું છે આ ભાઈએ એટલે હું સાચું ના માનું કારણ કે એ લોકો શું કરે છે કે વચ્ચે કહેવા વાળા વચ્ચે કહેવા વાળાનું ભાવ કેટલું જાગ્રત છે કે પેલા માણસે કહ્યું કોઈ દાદાજી ને કેજો ઇન્ટુ ઇન્વેસ્ટેડ કામા પછી વાક્ય લખાવે ઇન્ટુ ઇન્વેસ્ટેડ કામા કમ્પ્લેટ પછી એકાદ વાક્ય પોતાનું બોલે અહીંયા આગળ બે વાક્ય નથી બાકી નાખી બરોબર કઈ ભૂલ થઈ અને આને નથી ને માટે પેલો ખોટો નથી આ હમજે નથી તેથી ભપાયું કાચું રાખવાનું તેને બાફે બાફવાનું હોય તેને કાચું રાખે રીવણા અને દૂધી કાચી અને પામેટા અને ડુંગળી છે તે જો પછી દુનિયાની મજા કોઈ બાપા પૂછનાર નથી કોઈ પૂછનાર નહીં ને એ એ બીબી બે બીબી ન્યાયની શ્રી તમારે જવાબ મળે મળે છે જરા એની અસર જો કરો તો બધા વધારે લાગણી તે પછી એવું માની બેઠા કે આ બધું ડિસ્ચાર્જ જ છે શું માની બેઠા સાહેબ એને સમજ પાડી દવા પીતી ઉહારી ડાક્ટરે એકદમ દવા સલાહ એવી આપી હોય જીવન બહુ વારે મન થાય

અધરવાઇઝ એટલે હતું બળતરા જતી આખો દાડો એટલે તું આખો દાડો છે આ ધંધો લઈ બેઠો હતો પણ હવે નથી બળતરા આવો છે પાંચડો પણ ને તમે બળતા હોય તો આજે હું વડું નહીં કોઈ પૂતળ માણસ બળતરો માણસ શું ના કરે અને આખંડ આનંદ લાગવા પાપા કરે અને બ્રહ્મચર્ય નું ધ્યાન બ્રહ્મચર્ય નો તો અર્થ એ જયારે કરે ને જ્ઞાની બોલ તો ફરી ફરી એ સ્ત્રી ના પાડે ને તું ના પડે ના આ તો આ લાવી જ નહીં હા જલેબી ખાધી જેટલી ખવાય એટલી ખાધી કેરીઓ આ નહીં ખરેખર સુખ નથી આ અહીંયા આગળ દાદા કરી હતી તો બધા બેઠા હોય ને ધરા ધરા તો હું કોઈ ના દેખે રીતે આમ આમ કરીશ મારું મોડું સમજી જાય કે આ દરાજ કેવો રોગ છે ધરાજ ને ના લેવું ને નહીં પાણી લોહી નીકળશે એવા પાણી નીકળશે લાઈ પડશે આ ધરાજ છે અટલ પેલા બ્રહ્મચારી આપણા ઋષિમુનિઓ શું કેતા હતા આપણા ઋષિમુનિઓ ઋષિ પત્ની જોડે કરાર કરતા હતા ઋષિ પત્ની પત્ની પૂછા કરે કે આપ મહાન ઋષિ છો અને કઈ તમને એ કરો તો મારી પર કૃપા કરો સારું કે મહાન ઋષિ શું કે પણ અમને રહેવા દો બે વર્ષ પછી રાખે શું વાંધો કે ના હવે તમારી શરતો મને કહો સંસાર કરાવવાનો નથી આપણે મોક્ષે જવા માટે છે બે પાર્ટનર સંસાર ચલાવવાનો ના હોય એવું તો તદ્દન ના જોઈએ એક બાબો ને એક બેબી જોઈએ એટલું મન એટલું થઈ ગયા કશું નહીં અને આ લોકો ને કે બાબા ને બે જ હોય છે પણ આ લોકો ઓપરેશન નામનું ગેટવે ફરી કાઢ્યું છે ગેટવે પણ એટલે પછી લગ્ન પ્રવેશ મિત્ર છે મિત્ર છે છોકરા બાબો ભેગું છે અને આ તો કાયમ નું આ કાયમ નામ શું થાય કોણ એક ને ભૂખ લાગી છે એક ને નથી લાગી જો નથી લાગી કે મારે નહીં ખાવા કે એની અલગ એક ગણત મને કહ્યું મારી બેબી નાકે નાખે તો શું કરું નાકે તો હાથ થયું બરું થયું બાકી કે ભાઈ હવે કારણ બંધ આપણું પગે લાગીને પછાડ આ કેવડાવે પાછો પગે લાગે કોઈ વાત કરતું નથી હોતું એટલા માટે બોલો તો વાંધો નથી દાદા અને બધાને આનંદ થાય છે બધાને બધાને સમજ મળે છે ના દાદા આમાં નથી સમજતું ના ફેરફાર ના કરશે એવું કે કરું છું મોડા પગે નૂર આવે નૂર આવે ના આવે આવે ના આવે એ પૂછે છે કે તમે સાચો બ્રહ્મચારી જોયો છે ધનતેરી માટે આ હિન્દુસ્તાન માં કોઈએ જયારે ઋષિ મુનિ ના ઘરમાં બ્રહ્મચર્ય પડાતા હતા પછી ધીમે ધીમે ઓછો થતા બદલાતા ગયા એટલે પછી પુસ્તક પુસ્તકો નાશ થઈ ગયો અને ત્યાર પછી બ્રહ્મચર્ય નું પુસ્તક જ નથી એટલે લોક જાણે કે આ તો મૂળથી રિવાજ જ હતો આ કાયમ નો રિવાજ આ બીજા બીજા રિવાજ નવા પડ્યા પણ આ કાયમ નો રિવાજ એટલે બ્રહ્મચર્ય વાત પર મેં પુસ્તકો લખ્યા ઉત્તરાર્થ મોટા મોટા પુસ્તકો કોઈ પુસ્તક જડીને લોકો બધા લોકો મોટા મોટા લઈ ગયા કે બસ હવે અમારું બ્રહ્મચર્ય નો આ સમજાશે સહેજે વૈરાગ આવે બ્રહ્મચર્ય મારા પુસ્તકો ને સહેજે લઈ આવે અને પાંત્રી પાંત્રી ના ઉંમર ના માણસો બંને બહેરી બહેર દેવતી ના એમ કે અમે વાંચ્યું ગમતે રત આપી દો કાયમ મને કાયમ વ્રત ની બ્રહ્મચર્ય વ્રત ની વાત કરો ને એટલે એ વ્રત કઈ રીતે લેવાય છે એની અને પાળે છે એની વિધિ શું એમ કઈ રીતે આપ આપો છો બ્રહ્મચર્ય વ્રત શું વિધિ કારણ કે મારામાં અમે ખંડ બ્રહ્મચારી છીએ વિચાર જ નહીં સત્યાવી બેઠું જ્ઞાન થયા ના આવે પચાસ હજાર માણસો છે આપણા પર કોઈને એવી છૂટ નહીં કે સ્ત્રીઓને તમારે કારણ કે સ્પર્શ નો ગુણ એવો એટલો બધો અઘરો છે બધા એવા હોય તેવું નહીં પણ બધા સુધી એવા હાથ ગાલવો નહીં શું કહ્યું સમજો શું શું કારણ કે અમે તો અમે કોઈ જાતિ પણ ન હોઈએ કેવું જાતિ માં ના હોય અમે જાતિ બહાર નીકળી ગયા નથી થઈ ગયું મારું તમારું આપણું જે મંદિર બંધાયેલું છે એ ભારતમાં હાલમાં મંદિરો છે તેનાથી કઈ રીતે જુદું પડશે હુકુલ બસ લોકોના જાણને માટે પૂછે છે પોતાને જાણવું પોતે જાણે આ બધાને જાણવા માટે તે જે મંદિરો બંધાઈ રહ્યા છે મંદિરો સંકુલ છે આખું તે સિમંદર સ્વામી નું વચ્ચે મંદિર છે દેરાસર અને એક બાજુ કૃષ્ણ ભગવાન એટલે વાસુદેવ નારાયણ નું છે શું છે અને એક બલ કલ્યાણ સ્વરૂપ સ્ત્રી સ્વરૂપ નું છે તેને ડેરાસર જુદો છે તદ્દન વચ્ચે ડેરાસર જુદો વચ્ચે પચાસ પચાસ ફૂટ ના વચ્ચે જગ્યાઓ છે એટલે ત્રણ ડેરાસરો ભવ્ય ભવ્ય થવાનો છે અને સંપૂર્ણ આરસ નો થવાનો છે જમીન થી મળીને ઠેર સુધી એ છતાં એટલા માટે છે કે આપણા લોકોને આત્માર્થ કરવા ગયા આત્માર્થ કરવાનો છે આત્માર્થ અને પડ્યા છે મતાર્થમાં શેમાં પડ્યા છે તમારે વેદ વેદ વેદ વાળું આવ્યું એટલે અમારો આ વેદ જૈનો કે છે અમારું આ જુદું પેલા કે અમારું જુદું પેલા કે છે અમારું શિવ નો પેલા કે અમારા વૈષ્ણવ નો એટલે મતાસ માં પડ્યા છે શેમાં પડ્યા છે મતાસ મતાસ કરો તમને કેમ લાગે ના થાય શું ફાયદો થાય મતાસ અહંકાર વધે અહંકાર પો થાય અને તમારે બીજાનું ખોટું જેમ કે મતા છે એટલે બીજાનું ખોટું માનવું છે ભિકારી છે તમને જે ઠીક લાગે છે કરો તેમાં બીજાનું અમારું તમારું એવું ના કર્યા કરશે શું કરે તમને ઠીક લાગે કરો પણ અમારું હાથું તમારું આ બંધન ક્યાં કોને ચડ્યા લોકોને આ રસ્તે ઊંધે રસ્તે કારણ કે મસાલજીઓ એ કોને અમારો વૈષ્ણવ ધર્મ છે આપણા વૈષ્ણવ ધર્મ આવું ના કરે હા જોજો શિવ શબ્દ ના બોલશો શિવાનું છે શિવ ના બોલશો કે શું બોલવાનું તમે હજુ હલવાનું બોલજો બોલો અત્યારે એવું છે રાજા હોય ને જે રાજા આ બધા પકડીને જેલ માં કાઢી હતી જીવ બોલમ તારા આપણું શું કહ્યું તે વાંચવાનું પછી એક જણા હું ઉભો થયો એક ભાઈ આવ્યો તો બીજી ભાઈ ને કે છે બે શરીર જાણો બીજી ભાઈ ને કે છે એક વિધવા અને એક સદવા બે સામા સામે વાત કરે છે પેલા મંદિર ત્યાં આમથી મંદિરે આવ્યા અને એક બોલી એક બોલ્યા જય શ્રી કૃષ્ણ પેલા બોલ્યા જય સ્વામિનારાયણ મેં કહ્યું કૃષ્ણ પાતળા હતા સ્વામિને શરીર હતા આ બે જણ છુપા બેઠા તમને અહીં વડેલા આ બે બાદ છે પાછા શું કહ્યું સગ કઈ વધારે સગ તારે કેવું તો નહીં એ જય શ્રી કૃષ્ણ કહેતા આપણે જય શ્રી કૃષ્ણ કે જય સમજણ કે આપણે જય સમજણ તો વડવડે ના થાય બધી આ તો પેલા વડે પાછા આ ભાવે આવું શીખવાડી મારી નાખ્યો હતા કોઈ હિન્દુસ્તાન દેશ મારી નાખ્યો છે કોઈ રિસ્પોન્સિબલ ટકા લાકડો નાખો છે તે તેથી કરવતીઓ માંથી આવી <laughs> આ એનો મતાર જોવા માટે અને જો હું આ કૃષ્ણ ની મૂર્તિ એક એક શિવની શિવનું લિંગાઈ ખરું એને મહાદેવજી ની મૂર્તિ એ કરી શું કહ્યું અને આ બધી મૂર્તિઓ આમાં સિમંદર સ્વામી ના દેરા મહાવીર ની પાર્શ્વનાથ ની અજીતનાથની અને ઋષભદેવ આ ઋષભદેવ માં બધા માને શું માની બેઠા છે અમારો ધર્મ ઉત્તમ કે છે તારે બીજાનો કેવો ખરો હતો તો જઈને થોડી શું એમાં વેદન માં જવા દેશો અમારું ઊંચું કેવા શું થાય બીજા નુકસાન થાય એટલે મને લોકો પૂછે છે કે આ આક્રમ વિજ્ઞાન તે અમારું તો બધું ઘણું ઊંચું કારણ કે ઊંચું છે તેથી જ અમારે કારણ કે કોણ નોબલ હોય જેનું ઊંચા ઊંચું હોય તે નોબલ હોય કેવો હોય હલકો કોણ હોય કે વિચારી છે વધારે વસ્તી કેમ હોય અબધ ની હાવ ડાઉન હોય થયેલું તો ઓછી વસ્તી ક્યાં હોય તક મને કે છે વોટ તો ના આવે ને તો અબજ માં આવે બિલ માં લોકો અબજે છે ઘરમાં વધારે છે મીનમાં નીકળો ઘર તો પૂછાય ન હોય કોઈ મંદિર ની પ્રતિષ્ઠા થયેલી અમને મૂર્તિઓ બેઠી છે પ્રતિષ્ઠા કોણ કરી શકે જે દેહ નો માલિક ના હોય તે કહ્યું આ તો બધા ખાઈ પીને મજા કરવા છે પ્રતિષ્ઠા કરવા બેઠો શાસ્ત્ર માં લખી દીધી તે બોલી ગયો થઈ ગયું એમ ભય નથી આપતી આ મૂર્તિઓ અમે અજમેર ગયા હતા ક્યાંની મૂર્તિ હતી જયપુર દાદા જયપુર ગયા હતા જયપુર જયપુર જયપુર ક્યાંની મૂર્તિ હતી રામ લક્ષ્મણ ને સીતાજી રામ લક્ષ્મણ ને સીતા રામ લક્ષ્મણ ને સીતાજી આપડા પેલા લોકો બાંધેલી બિરલા ગ્રુપે બિરલા બિરલા બિરલા બ્રધર્સે બાંધેલું બે વર્ષ પેલા કેવી સર મૂર્તિ એમ રામ લક્ષ્મણ સીતા શું કહ્યું બધા પાંત્રીસ જણ નિર્ભય ના બધા ગાડી એમાં નીકળેલા જાત્રા એ તો આજે બેઠા હાથ બધે જગ્યાએ કારણ કે અહીંયા આગળ એવું નહીં આવ્યું આપણું તો વ્યવહારથી દર્શન કરીએ છીએ કયું શું કહીએ છીએ આ ન હોય ને આ હોય એવું નહીં મસ્જિદ માં જાઓ છો દાદા મસ્જિદ માં જાઓ

ધર્મ ધર્મ સમૂહ મૂળ શાશ્વત શાશ્વત દરેક વચ્ચે કેવું થઈ છોકરાઓ બધા બોલતા જટકાય બોલતા અંદર વાગ્યો બોલાવે દાદા વાળા જાઓ દાદા વાળા આવો જોજો આ લોકો શું કરી રહ્યા છે જોજો શું થયું પછી એમાં જે પણ જાણો છો આ બધા બે ગયા અને દસે કરવા માંડ્યા મેં જોયું કે આવી સરસ મૂર્તિઓ આ મૂર્તિઓમાં કઈ પૂજા પૂજા કશું પ્રતિષ્ઠા જ નથી આ પ્રતિષ્ઠા કરી ખબર આ લોકો થોડી વાર બેહો હું શું કરું છે ના કહ્યું પણ બેહો થોડી વાર ઘરે બધા પ્રતિષ્ઠા કરી દસેક મિનિટમાં કરી પ્રતિષ્ઠા ઊંચી જતી પછી એનું શું થયું તમે કહો છો જે પૂજારી હતો ને તે દોડતો દોડતો આવ્યો એને ચોધાર આંસુ રડતો રડતો કે આપે આજે શું કર્યું કે ભગવાન રામચંદ્રજી આજે ખૂબ હસ્યા કોઈ દાડો મેં આવું આવું જોયું જ નથી કે આટલા હસતા જોયા કોઈ દાડો હસ્યા જ નથી આજે આપે શું એવું કર્યું કે આજે આટલા બધા હસે છે ભગવાન એટલે પેલો પૂજારી રડવા માંડ્યો ભગવાન ભગવાન મારા હતી ભગવાન પહેરાયેલી તે મારા લઈને મને શું છે ભાઈ કેમ આપણે શું કર્યું છે ભગવાન બધા હસ્યા નથી આ હસ્યા મેં દયા જાતે પ્રતિષ્ઠા કરી રોજ હસ્તી આવે છે તને જોતો આવડે તો રોજ હસ્તી નહીં તો તને કદરૂપા લાગશે ના જોતા આવડે તને કેવા લાગે આવે છે તો આગળ ઇન્ડિયામાં ગ્રીન કાર્ડ વાળા શું કર્યો <laughs> આપડે જોતા ના આવડે કદરું પર આવે શું થાય જોતા પછી મંદિર બાંધેલું કેટલાય વર્ષથી રામ તારી ભાઈ રામે રામ એ રામ ને હોય લક્ષ્મણ ત્યાં અંબાજી ની માતા ની મૂર્તિ કોણ બેહારે છે આપડે કઈ આવે જયેશ ડાક્ટર છે ને અંબાજી ની મૂર્તિ હા મૂર્તિ એમ અને જળશો કોની <laughs> બેની જળશો આવું બધું છે મોટી મોટી માં ફેર પડે ખરો દાદા મોટી મોટી માં ફેર પડે ખરો મોટી મોટી માં ફેર પડે ખરો અમે પ્રતિષ્ઠા કરીને ફરા પ્રતિષ્ઠા ચેતન નહીં બોલવું આ ગપ્પા નથી હિન્દુસ્તાની મૂર્તિ એ ગપ્પા નથી જ્યાં સુધી આ મૂર્ત ના દર્શન ના થાય ત્યાં સુધી મૂર્ત ના દર્શન કરે નથી ક્યાં સુધી કરવા કરવાના મૂર્ત ત્યાં મને કહે આ ફોરી વાળા કોઈ મૂર્તિ નથી બચતા મુસ્લિમો નહીં બચતા આપણે બચતા છીએ કોઈ મૂર્તિ વગરનો કોઈ જન્મ્યો નથી આ તેનું નથી બોલે છે મૂર્તિ નહીં બચતા શું મૂર્તિ બચતા નહીં એને ભોન નથી તેથી બોલે છે મૂર્તિ એટલે શું આ વાંકે દેખાયું એક એક જ દિશામાં થશે પગે લાગેલા ખરું ત્યારે શું કરે છે એક ગોખલો હોય છે ગોળ રાઉન્ડ અને ત્યાં ત્રણ પગથિયા હોય તેને મેમ્બર કહેવામાં આવે છે નંબર ત્યાં એના અમુક છે તે

અમારે ભગવાન આવડું મોટું નાખો એવડું કરે આઉટ ઓફ ડિઝાઇન છો તું કાઢી નાખાવું આઉટ ઓફ ડિઝાઇન ઇલેક્ટ્રિકલ ના હોય ને કાઢી નાખાય

સર્વ ધર્મ મને ખુદા કેતા હતા વલિયા ખુદા છે સાહેબી ખુદા છે સાહેબી ખુદા ના બોલે કારણ કે ખુદા તો ભાઈ ના પાડી છે કુરાનમાં માણસ ખુદા હોય શકે નહીં એટલે હું એમને કહું કે અમારા હિન્દુઓ મને ખુદા કે પડે હું તો ખુદા ને ધરતું એટલે પણ બધા હા એને બરોબર હજરત કા બાપ

چندر چندر پرچار کر જો આનું પર પંગુ તો ને ત્યાંથી આપણે કઈ કાંતિ આવડી એટલે તો નહીં મજબૂત પ્રાણ પ્રતિષ્ઠા સાચી થઈ છે ખબર કેવી રીતે પડે એ કરીશું તે બધા મતભેદ સમય જાય અને લોકો દાદા ને સમજી શકે છે દાદા બહુ મતભેદ વગર ના રહે શું કહ્યું મુસ્લિમા પણ સમજે મુસ્લિમા સમજે દાદા એમ પૂછે છે કે મૂર્તિમાં સાચી પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એ આપણને ખબર કેવી રીતે પડે તમને પોતાને જોતા આવડે જેનું પ્યોર હાર્ટ છે મૂર્તિ નો સમજ મૂર્તિ હતી દેખાય પણ તે ભાઈ સજીતા થયેલું હોય તો અને હાથ બધા મેળા હોય તો નથી દેખાય પછી <laughs> ભાઈ મેળવું પછી ડેરા થતો છું અમને એ પછી અહીંયા બેન આપણે શાસ્ત્ર માં લખેલું છે મેં જોયેલું નથી પણ ચેતન્ય પર્વત માં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી આદેશ્વર ભગવાન તે વખતે આદેશ્વર ભગવાને સાત વખત શ્વાસોશ્વાસ લીધેલા તે વખતે બધા દેવોએ આહવાન કરવા માટે આવેલા અને તે વખતે જે આચાર્યોએ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી તે સાચી વાત છે શેત્રુંજય પર્વત ઉપર આદિશ્વર ભગવાન ની જે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે મૂર્તિમાં તે વખતે આદિશ્વર ભગવાને સાચો સાત સાત વખત કરેલા અને બધા અને બધા દેવો આવેલા પ્રતિષ્ઠા કરવા એ વાત સાચી છે પ્રતિષ્ઠા બને એવું એ સાચી વાત છે અત્યારે ખબર નથી હું તપાસ કરી આવે પણ સાચી પ્રતિષ્ઠા બને ભગવાન ની પ્રતિષ્ઠા થાય અને સાચો પરીક્ષા પ્રતિષ્ઠા કરનાર હોય કોઈ હોય છે કઈ બની બની શકે છે થાય બેન કાલી દાદા તું કહી દઈ થાય થોડા બને ત્યાં સુધી અમેરિકન જોડે ના પહેણે અને આપણે ઇન્ડિયાનો હોય ને પહેણા જ બને ત્યાં સુધી પોસિબિલિટી દાદા મારે તો બહુ લાભ થઈ ગયો મને તો બહુ લાભ થઈ ગયો ઇન્ટરકાસ્ટ એના ઘરે ગઈ તો શ્રીમદજી આવે તારે જોન પૂરો લાભ થઈ ગયો એના ઘરે ગઈ તો શ્રીમદજી ના ચોપડા વાંચવા મળ્યા પછી તમે મળ્યા પણ ઘેર નું પાછળ ચડાવશે તારે રહેવા દે ને તારે ના બોલે <laughs> હવે ચડાવવાનો હોય દાદા આવો ને આ બધા એટલે દાદા હું વાણીઓ બામણ થી જ બોલાવું છે હું એને બામણ કહીને જ બોલાવું છું અમારા સત્સંગમાં બધા અમારા પર જ હશે દાદા તને ગમ્યું આ બધું દાદા અમે સત્સંગ કરીએ ને તારે બધા અમારા પર જ હશે બધા બેન એના બધા હસાવીએ બહુ પાછા વાળવા આ ભાઈ ને વીસ હજાર પાછા વાળ્યા તારી પાસે જઈને મોડું જો મોડું કેવું થશે એટલા બધા ના અને હજુ આધાર કરે કે હું તમને અંદર પડશે એક જણ નોકરી નથી કઈ આવેલો છે ક્યાં છે વધારે નોકરી નથી મને ત્યાં કાપવા પડે એટલે મેં ચેક પાછો આપ્યો તું વાપરી દેવા મારે હોય માત્ર તો દેહ નો માલિક ના હોય પોણ ઉડાય પ્રતિષ્ઠા કરવાની પોણ આવવાના ના હોય આ મળતું નથી શું કે છે ચાલીસ

પૈસા ની ભીખ માન ની ભીખ કીર્તિ ની ભીખ સોના ની ભીખ બધી રીતે ભીખારા અને તે પાસે કે શું પ્રતિષ્ઠા કરું છે જેને કોઈ પણ પ્રકારની ભીખ નથી અમે ગાળો દે ને તો એ ઠીક ના થાય એમને કે ભાઈ મારે અપમાન એમને અપમાન ની ભીખ ભરાયા તો એ ઉદા એ સાયકોલોજી છે કે નથી અમુક અપમાન